પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંમત બે હજાર ચાલીસ ના અવસર સુધી ત્રીજને સોમવાર તારીખ બે સાત ચોરાશી ગરડા મધ્ય પ્રકરણનું સત્તરમું વચનામૃતમ શરૂ પૂર્ણપુરુષોત્તમાય નમો નમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ઇઠ્યોતેર ના આસોવતી એકાદશી ને દિવસ રાત્રે ને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડામધ્ય દાદા ખાતર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ને સમીપે ઓરડાની ઓસરીય સિંહાસન ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ પોતાની આગળ મશાલ બે બળતી હતી અને પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી અને કીર્તન ગવાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કીર્તન ગાવવા રહેવા દો પ્રશ્ન ઉત્તર કરીએ પછી સર્વે મુનિ બોલ્યા છે ઘણું સારું મહારાજ પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે ભગવાન નું સ્વરૂપ છે તેને કોઈક ભક્ત તો માયાના ચોવીસ તત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાન નું સ્વરૂપ સમજે છે એ બે પ્રકારના ભક્ત છે તેમાં કેની સમજણ ઠીક છે અને કેની સમજણ ઠીક નથી પછી મુક્તાનંદ સ્વામી એ કહ્યું છે ભગવાન ને વિશે માયક ચોવીસ તત્વ સમજે એની સમજણ ઠીક નથી અને ભગવાન નું સ્વરૂપ માયા ના તત્વે કરીને રહીત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સાંખ્ય વાળે ચોવીસ તત્વ કયા છે તે સાંખ્ય ને મતે ચોવીસ ત્રેવીસ તત્વ અને ચોવીસમો ક્ષેત્રજ્ઞ જે જીવ ઈશ્વર રૂપ ચૈતન્ય છે તે એ રીતે ચોવીસ તત્વ કયા છે કેમ જે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ને તો અન્ય અન્ય આશ્રય પણ છે તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહીં અને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહીં તે માટે તત્વ ભેળા જ જીવ ને કહ્યા છે અને ભગવાન છે તે તો ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ એ બે આશ્રય છે માટે ભગવાન થકી માઇક તત્વ જુદા કેમ કહેવાય અને જેમ આકાશ છે તેને વિશે ચાર તત્વ રહ્યા છે તો પણ આકાશ ને કોઈનો દોષ અડતો નથી તેમ પરમેશ્વર ના સ્વરૂપ ને પણ માયિક તત્વ નો એકેય દોષ અડતો નથી એવું જ ભગવાન નું સ્વરૂપ છે વાત કરી હા ભગવાન છે તો બે ના આધાર છે માઇક ને અમાઇક બે ના એમ કે માઇક ના ને એ આધાર જેમ આકાશ છે એમાં સર્વે ભૂત રહ્યા છે છતાં આકાશ તો જ છે એમ તત્રે રહીત કે તત્રે સહિત ભગવાન તો બે આધાર છે બે ને સમર્થ છે ધારવાનું એટલે એને તો જેવી રીતે આ નિર્લેપ છે ભગવાન એ નિર્લેપ થયા વચનામૃત બોલ્યા છે સાધુઓની વાત આવી પેલા સાધુઓની વાત આવી સાધુઓ બરાબર સમજતા હશે ને કેમ સમજે છે ને બધા તો આ વચન આવડતું આપડે વાંચવું શું કામ તમે હરિભક્તો છો હા તમે એ સમજો ને બધા સમજી તો નથી બોલવાથી નહી સમજતા હોય તો સમજશે નહી સમજતા હોય તો વાતે કરીને સમજશે સમજવાની ઈચ્છા ધરાવતા હશે ને માનવું પડે ને આ ધરાવતા હશે ને જેટલા હરિભગત માત્ર વાત થાય સમજવાની તો <laughs> ત્યાં બીજા બધા મંદિરોમાં નહીં સમજતા હોય પણ આ હરિભક્તો દોડીને ત્યાં જાય દોડીને જાય છે એટલે સમજીને આવે ને એવું કઈ નાના ખબર જ ન હોય એ હરિભગત માત્ર વિચાર કરતા છે વાત કરે હો વધારે હરિભગત શું કરે છે મને કહો કઈ કરતા ના કઈ એ અક્ષરધામ આમ મળી જાય એમ ને પેલા રેવાય નું કામ કામ પછી ઈ તો આપડે સમજીએ છીએ તો વેવાય જેટલો અહીંયા સંબંધ નથી કોક ને હોય થોડો નહીં એમ નહીં પણ લગભગ વેવાય વેલા નો સંબંધ એવો સાધુ નો સંબંધ એથી કાંઈ ન હોય કોઈ એટલે નથી અમે તો દેખતા હોઈએ ને કે આમાં મોટા મોટા એ વખત કેવાય એને જ ખબર નથી તો પાછલા ના તો હોય ક્યાં સાધુ ને ખબર છે અને તમારામાંથી આવે ક્યાંથી તો બરાબર બધા ફૂલાવી ને રહી છે ને આપડે બરાબર તો તમે સમજતા તો હોન તમારું શું કામ એટલે ગમે ત્યાં જાઓ શ્રીજીના સંદેશાનો કોઈ વિચાર જ કરતો નથી આ અમારું મંદિર અહીં સેવા કરો એટલે તમારું કલ્યાણ એ થઈ એથી કાંઈ આગળ ન કરે અને મંદિર આવી દેજો હંમેશા આવું આ દરવાજેથી કરો ને ઓલો દરવાજે નીકળી જાઓ એથી વધારે શું હે એ જીવનની હાજરી લે છે કોણ આપણે શિક્ષાપત્રી માં ક્યાં ગુલા થઈ ક્યાં બરાબર થઈ શિક્ષાપત્રી એટલે શું હંમેશા મંદિરે જવું કંઠી રાખવું ચાંદલો કરવો અને બાર મહિના કાંઈ દઉં એટલે પાકો સત્સંગી થઈ ગયો પછી જીવન ની હારે કઈ સંબંધ નહીં વધારે સંબંધ કોઈ નથી એમાં જે મોટા હોય એને તો કાંઈ સંબંધ ન હોય હજી નાના કોક હોય મોટા ના કોઈ વિચાર જ કરતો નથી દુકાન હારી રાખી પગડી દીધી ફર્નિચર ગોઠવું તો દુકાન માં માલ જ નહીં એમાં બે વર્ષ એટલે એ વેપાર બરાબર થાય ને ત્યાં મેં બહુ કહ્યું અવગુણ નો લેવો તો પાપ લાગે હા આપડે દર્શન કરી લેવા અને દઈ દેવું આપડે બીજું નહીં જોવાનું દઈ દેવું એ અમે ગોખાયું હોય હા મારા ની જો આપજો આજ્ઞા બસ પછી તમારે નહીં જોવાનું કઈ લે સાચે કઈ સાચો હું જણાવી દીધું આ જોડનીઓ વર્ગ નો એ સત્સંગ ને સમજે શું બસ આવજો આવ્યા લ્યો સભામાં બે ગૌ ઉઠી લઈને બે માળા ફેરવે સમજણ કો તો કઈ ન હોય કોક બદલે ક્યાં નીકળતો હોય તો એકલો મહેનત કરતો હોય તો પાછું સાધુ માં હોય તો એને જ્ઞાન ન હોય પછી એકલો મહેનત કરતો હોય એને જ્ઞાન હોય માલ તમે લેવા જાવ તો મેળવો નહીં માલ ને અરે આ શોર્ટ જ નથી કોઈ હરિગુરુ મેળવતો હોય તો કેજો અમારે બાપ દાદા નો પાંચ પેઢી નો દસ પેઢી નો એની જબરજસ્ત વાત સાધુ કઈ કેવું હોય વિજય લ્યો જોવામાં કોઈ કોઈને ખબર હોય હે કઈ કપડા ને સાધુ માને તિલક કે માને ઓળખાણ છે જ્યાં મારીની ઓળખાણ માં એક જાડો અને જાડા પહેરી અને મેલા પહેરી તો આવડે કે આ સાધુ લાગે છે એથી આગળ કઈ નહીં ભક્ત ચિંતામણી નું બીજું પ્રકરણ તો મેળવો જ નહીં કોઈ એવા સુંદર ને નામ હું શીખ આ માથું એને નમે તો એ તો કોણ વાંચે અને અમે કહીએ નહીં તમે વાંચજો બીજું પ્રકરણ અમે એને કહી તું વાંચજો તો તમારું નુકસાન જ આવે ને હવે કોણ અમારી પાસે હવે હું આવ્યું એટલે હવે પૂછો લ્યો આમાં કોઈ નહીં ખબર હોય તો પેલા જૂનો સત્સંગ નવો જો તમે બેઠા છો જૂનો કે નવો કઈ ખબર નથી એટલે શું થાય છે મારી એ જગત ના બાવા સાધુ એની પાસે તમે ફાવી જઈને અને તમે એમાં ગોઠા માર્યા કરો એટલે અમે અમારું કામ કર્યા કરીએ એ તો આમને મને માયનું મારે ને હેત હોય એટલે મારી વાણ બે અને હું એને વાતું કરું એટલે એ મારા વખાણ કરે અને હું એના કરું આલો માલા ના વખાણે માલો આલા ને ત્યાં શિક્ષા બદરી મેળવવાની તો વાત જ નહીં હો કોઈને ઉપલા ભાગમાં આટલી સભામાં એક છો બોલે નહીં આવી બોલી ગયા પણ અમને તો દેખાય ના ક્યાં જાહે સત્સંગ કેવો વેવાય એલાનો વ્યવહાર થઈ ગયો આ સ્વામી તો અમારે અમારે ને એ તો નાનાથી એમ ભાઈ તમે તો બધા બહુ વખાણ કરો ભગવાન છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બે ના આશ્રય છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સાધુ આને સમજાવતા હશે સમજાવે ને ભાઈ ક્ષેત્ર ક્ષેત્ર એ આ સ્વામિનારાયણ નકમો દાખલો કર્યો ને ઊંચી વાત લખી આ તમારું બધી ઊંચી વાત મૂકી છે પણ ઊંચી વિના જવા હે આ માલ તો ત્યાં જવાને માટે એ માલ તો ખરીદ્યો વિના ગયો ને તો ભાઈ હું આપડે કઈ ન જાણીએ લેવા આવ્યો બંબે બંધ આ જગત માં બાવા સાધુ જગ્યા બાંધીને બેઠા હોય એને શિષ્યો નહીં હોય એને આપતા નહીં હોય એમાં એને હેત નહીં હોય છતાં આપડે કઈ આપડે બરાબર કહેવાય માટે ભગવાન થકી માયક તત્વ જુદા કેમ કહેવાય અને જેમ આકાશ છે તેને વિશે ચાર તત્વ રહ્યા છે તો પણ આકાશ ને કોઈનો દોષ અડતો નથી તેમ પરમેશ્વર ના સ્વરૂપ ને પણ માહિક તત્વ નો એક દોષ અડતો નથી દેવશભાઈ આ કેને લઈને એ આપણે સમજવાનું ચારે ભૂત રહ્યા છે પૃથ્વી જળ તેજ ન વાયુ પણ એના ગુણ દોષ આકાશ નો નથી એમ અંદર ઠેઠ સુધી ઘરીને આકાશ બેઠો છતાં એનું એને અડે નહીં ભગવાન અંદર ઠેઠ સુધી ઘરીને આકાશ બેઠો છતાં એનું એને અડે નહીં ભગવાન માયાના જે તત્વો એમાં અંદર બેઠેલા છે અમાયક દેવીઓ માં પણ બેઠા છે પાછા બધા એના સંચાલક છે એમાં બેસે માયિક અમાયિક બધા એમાં અમાયિક ની તો કોઈ શંકા ન કરે પણ માયિક નું સંચાલન કરે તો એનો ભાવ એને અડે જ મળતો એ કઈક નો તમે બે નાના છોકરા એટલે તમારું તો આમ નથી પણ આ બાળ મંદિર ચલાવતા હોય એમાં પગારદાર હોય ને બાયું બાયું નાના છોકરા ને હાંચવે એ કઈ રીતે હાંચવે બોલો એ છોકરા જેવી કોતળી ભાષા બોલવી પડે એને રમાડવા પડે એના જેવું કરવું પડે કઈ છોકરું એની ટેવ પડખે રે નહીં તો રે નહીં હો હવે છોકરા જે નાના એને ભણાવનાર એમાં છોકરા જોટાઈ હોય આ હજુ કઈ સમજતા નથી અને આપણે જાણીએ કે શું ભણાવવું તો એને પગાર મોટા મળે પગાર ખોટા મળે કારણ કે છોકરાને હાચવું જ કઠણ છે એના ભેવું ભરવું પડે એના જેવું થવું પડે કઈ છોકરું ભણે પણ હું કહું એમ તો બે દાડા કોણ છોકરું આવે તમારી શેરી ભગવાન પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામ માં બિરાજતા હોય એ આપણે તો છોકરા જેવાય નથી અનંત કોટી બ્રહ્માંડ ના અધિષ્ઠાતાઓ એના ચરણ માં વંદના કરે એ ભગવાન આપણા જેવા અહીંયા થઈને આવે આપણા દાળ ઘર માં બિરાજે આપણે દાળ રોટલો દહીં થી ખાવા બેહે કચ્છમાં મઠ ના રોટલા મઠ ની દાળ ભગવાન ખાતા હોય હવે ઓલી દ્રષ્ટિએ જોવો તો એ ખાય અને તો જ તમે રાજી થાવ એ ખાય નહીં નહી તો રાજી એ ન થવો એટલે આ ભગવાન ને ઓળખવા આ બધું શીખવું પડે છે અને તો ત્યાં જવાય આ તો ઉપલબ્ધ બોલી લીધું આ કરી લીધું થઈ ગયા બરાબર હો એકાંતિક વખત થઈ જાય ને વાર ન લાગ્યો સમજાયેલા કઈ કરવું પડશે ત્યાં જવું હોય તો અને અહીંયા મજા આવતી હોય તો બીજો જન્મ ત્રીજો જન્મ આપણે અહીં મજા કેમ ઘણી પછી આ ઘર સારું લાગતું હોય તો અહીંની રીતે રહેવું ભગવાન પાસે જવું હોય તો એના ઘર ની રીતે કરવું પડે ત્યાં કાંઈ ગોઠવું કઈ આ રીતનું બોલો અને જેમ આકાશ છે તેને વિશે ચાર તત્વ રહ્યા છે તો પણ આકાશ ને કોઈનો દોષ અડતો નથી તેમ પરમેશ્વર ના સ્વરૂપ ને પણ માયક તત્વ નો એકે દોષ અડતો નથી એવું જ ભગવાન નું સ્વરૂપ છે તેમાં ચોવીસ તત્વ કહીએ તેમાં શું બાદ છે તત્વ ત્યાં રહ્યા અહીંયા એની વાતું કરવી આપણે સાધુ સમજવાનું આમાં આવું નોખી નોખી સેવા તો કરતા હશે ને રસોડા ની કરતા હશે બીજી કરતા હશે ઓફિસોની કરતા હશે ખરું પણ જે સેવા કરે છે એનો ભાવ એને અડી જાય એટલે બંધાય અડી જતો છે એ છોડાવે તો સારું લાગે હે હવે તમારે અહીંયા ઓફિસમાં નહીં ભંડારમાં જતો ત્યાં સેવા કરો ઈશાળમાં નહીં હવે અહીંયા કરો તમે જાય ને બધા હયા તો કરો તમારે તો હયા કરવું છે ને એ કઈ નો ગીનો અર્થ શું થયો ઈ સેવા માહિત થઈ ગઈ એ બધા રહેતી જ નથી કારણ કે એને નક્કી કર્યું આજ મારે કરવું પાછું બદલાયું ન બદલે હવે હવ ના દિલ માં વિચાર કરે હવો આ ચાર ભૂત માં આકાશ રહ્યો છે આકાશ ને કોઈ નું અડકું નથી આ લોક ની આ ક્રિયા એનો ભાવ આપણને હટી જાય ત્યારે આપણે ક્યાં હજી સેવા છે ક્યાં એ સેવા જ નથી હટી ગયું એટલે સેવા નથી ભગવાન ને હટી જાય માયા નો ભાવ તો પછી ભગવાન કેવાય ખરા સેવક નો કેવાય આપડે જો અડી ગયું એટલે સેવક જે જેને જ્યાં રૂચે તેમ જ કરીએ પછી ફેરવે કે અહીંયા જા એવું નહીં હોય કોઈ પછી કેમ કરશું આ તું છે ખોટું એમ અક્ષર ગમે આ વચન કઈ બોલતું હશે અરે પેલા મહારાજે આ મંડળ બાંધ્યા તેથી એમ કર્યું આજ અહીં મોકલે કાંઈ મોકલે ઓલી એમાં જો કે છે કે અહીંયા તો હું નહીં રહું ફરવા ખરા કારણ કે ત્યાં ગયા ત્યાં પાદ ઓળખીતા ગયા એ ઓળખીતા હોય તો એનું ભેવું કામ થાય નહીં તો ન થાય એટલે બંધાઈ ગયો બંધાણો એટલે થઈ ગયો એટલે હું આ કવાયત સ્વામિનારાયણ ભગવાન એટલા માટે કરાવી હતી પણ આપણે ભેળા થઈને ભાંગી નાખી પાછી સમજ્યા ભાંગી નાખી કોઈ ક્રિયામાં ક્યાંય પણ બંધાવાય નહીં અને કોઈ ક્રિયા ન કરી શકાય એમ તો સેવા નગર સેવા નથી ક્રિયા છે બીજવાણી મોટેરા હશે જાણે હવે નહીં ગમે તો ને રેવા ઘર આપે ને પછી આજે એવા કાયદા આજે તો પેલા કે આજે આ જગત આવું છે એમાં જે ક્રિયા હોતી એટલે એમાં બંધાય જ ગયો બંધાય જ ગયો અને જ્યાં સુધી બંધાયો ત્યાં સુધી આ વચનામૃત સ્થિતિ એને કોઈ દી ન આવે કોઈ હું ખોટું બોલતા હું તો કઈ નહીં એક નાના નાના નો હોય ને જો આપડા નવા આવે ને એ ભગત આ કરી કાલ વળી બીજું ચીંધો પરમ ત્રીજું ચીંધો કરે કે ન કરે અને ભગવાન ફેર્યા પછી માલિકમાં આવ્યો પછી એક કામ કરવા શીખે અને એને ફેરવવા શીખો હે એને બદલાવવા શીખો જય સ્વામિનારાયણ હવે આ અક્ષરધામ માં જાય કેવી રીતે આખરે ચાર ભૂત ભેળા ભગવાન રે આ ક્રિયા સ્વામિનારાયણ શીખવી છે જગત એમ સમજે એનો સંપ્રદાય ને એનો પંથ છે એની આ રીતિ છે એને ક્યાં સંપ્રદાય ની ખબર છે બોલનાર ને એને કળિયા સુધી કઈ જોયું નથી આજે તમે જો ધ્યાન નો રહે બંધારણ કર્યા વાંધો એક શબ્દ મૂક્યો સાધુ ને ગમે એને ભુજ રહું અહીંયા રહું અહીંયા અમદાવાદ રહું અહીંયા ગઢડા રહું સાધુ ના દેશ ગયો ભાઈ જ્યાં ફેરવે ત્યાં ગયા સ્વામી નારાયણ નું બંધારણ છે ને બરાબર આધ્યાત્મ અમારું મંદિર અમારું મંદિર એમાંથી માયાનું થયું એ છૂટે કેવી રીતે માયામાં મારી આવ વાત લાગે છે ને ને કહું દયા કરીને રહેવા દો કાંઈ નો કહેવાય કાંઈ નો કહેવાય આ જીવ પ્રાણી માત્ર પાંચથી આવ્યો છે લઈ તો આવશે નહીં પેલો માલિકાથી કાઢવાનો જ છે પણ જેટલા થી આવ્યો એટલા દાડી બરાબર કસીને અમારું શું કહે અમારું ખેતર ના અમારી વાડી ને અમારું ઘર આવ કુસંગી શબ્દ જ લખ્યો કોઈ ના સમજાવે હરિભગત ને સમજાવે ને હરિભગત ગોઠી બેસી જાય આ મારું જતન અહીંયા મારે પેલા આવતા લીમડી વાળા ગમે ગયા એક દિવસ નીકળ્યા નામ ગયા ઓળખતા ગયા મોડું થઈ ગયું દસ ગયા પણ એને સાધુ ના શબ્દ સાંભળેલા આ આપણા સંપ્રદાય થી નોખું છે એટલે નોખું છે એટલે ન અવાય નોખું થયું એટલે અહીંયા ન અવાય પણ શું અત્યાર બાજુ છોકરાઓ ને બૈરા પેલા એટલે બાબા મને ભૂખ લાગી બહુ હવે ક્યાંક કાંઈક કરી ત્યાં ઓલા ડ્રાઈવરો છે ને એ ત્યાં સ્વામિનારાયણ ગુરુકુળ આવે અને ત્યાં સગવડ છે રહેવાની ડ્રાઈવર આવ્યા ખરા આખો દાડો સેવા કરવા જેવી ખરી પણ હવે અમે અમદાવાદ દેશમાં રહ્યા ને અહીં સેવા ન થાય મારે જવાબ હું ખરેખર હારે આ જણા પંદર જણા એકાવન રૂપિયાનો ભાગ કર્યો પછી માલિક કહેવાય બીજું ફેરાય તો કોઈ આંખમાં ન રાખી સેવા કરે ન કરે જમાડ્યું આગ્રહ દેજો તમારે દેવું હોય દેજો જમાડીએ છીએ પછી ખરા હો હવે એને સત્સંગ શું કહેવાય હું ખબર દેશ વિભાગ નો આખો લેખ નીચે એક શ્લોક જ છે જો જોઈ જાય આ સાધુ ના બંધન નહીં વાત હાજી ઘર બાર છોડ્યા દુનિયા છોડી ભગવાન વરવા અને એને પાછું એક ઠેકાણ બંધ સ્વામિનારાયણ નથી રહેવા દીધું આ તો આને કલ્પીને ઉભા કર્યા પાછી લાગે ચાર ભૂત માં આકાશ રહે મહારાજા દૃષ્ટાંત આકાશ ને નો એનો ભાવ ભગવાન માયા મારે જીવ ઈશ્વરો મારે માયા નો ભાવે અડે નહીં જીવીશ્વર ના ભાવે નો અડે હો જીવીશ્વર ના ભાવ શું કહેવાય તમે જાણો કહો જે તમે કોઈ છું હોય શું કેવાય જીવનો બદ્ધ સ્વભાવ છે જ્ઞાન એનું સંકોચિત છે એની ઉપર જન્મ મરણ છે કર્મ નું બંધન એને લાગે જે જે કર્મ કરે એટલે ભગવાન ને આ મર્યાદાઓ નથી શું કહ્યું કોઈ મોટું કામ કરતું હોય યાદીમાં તો આવે ને કે હું આ કામ કરું હું આ કામ કરું સમજણના માર્ગમાં એ જ્ઞાન હોય હું આ કામ એને અખંડ એમ જોલકો રહે છે ભાવ જે થાય છે ભગવાનની ઈચ્છાથી થાય એમાં હું કરું છું ક્યાં આવે હે વયો જાય ક્રિયા થાય જીભે એને અડતા નથી બદ્ધપણું મુક્તપણું એની દરેક ક્રિયામાં ભગવાન ભેળા છે છતાં એને અડતા બદ્ધપણું મુક્તપણું છે બદ્ધપણું માં જીવ ને અડી જાય જીવ ને તો અડે મુક્ત ને મુક્તપણામાં શું અડવા પણ કેવાય તો મુક્ત જ છે મુક્ત માં ઐશ્વર્ય સમૃદ્ધિ કેટલી હોય ઈ અડી જાય ઈ અડી જાય એટલે શું હું આવો સમર્થ છું એવો જરાક ભાવ જો આવી ગયો કોઈ ક્રિયા ભગવાન સિવાય કોઈ કરતું જ નથી બદ્ધ ભણવું મુક્ત ભણવું જેને અડતું નથી આપણે અહીંયા જરાક પાંચ હરી આપણને માને ને પૂજે મોટા સ્વામી છે ને મને કેવા અડી જાય ન અડી જાય હે આપણે મોટા લાગીએ છીએ સમાજ એને ત્યાં ન હોય પેલા તો આવડા ઢસડી લાવીને વખાણ કરી કરી આવી જેમ આકાશ છે તેને વિશે ચાર તત્વ રહ્યા છે તો પણ આકાશ ને કોઈનો દોષ અડતો નથી તેમ પરમેશ્વર ના સ્વરૂપ ને પણ માહિક તત્વ નો એકેય દોષ અડતો નથી એવું જ ભગવાન નું સ્વરૂપ છે તેમાં ચોવીસ તત્વ કહીએ તેમાં જો બાદ છે અને તત્વે રહિત કહેવું તેમાં શું નિર્બાધ પણ આવી ગયું અમને તો એમ જણાય છે પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે જેને ભગવાનની નું ધ્યાન કરવું હોય તેને ભગવાન નું સ્વરૂપ તત્વે સહિત સમજવું કે તત્વે રહિત સમજવું પછી શ્રીજી મહારાજ બોલા છે ભગવાન ના સ્વરૂપ ને જે તત્વે સહિત સમજે છે તે પણ પાપી છે અને જે તત્વે રહિત ભગવાન ના સ્વરૂપ ને સમજે છે તે પણ પાપી છે ભગવાન ના સ્વરૂપ માં તો ભગવાન નો ભગવાન ના ભક્ત હોય તેને તત્વ છે કે નથી એવું જોથણું કરવું ગમે જ નહીં ભક્ત હોય તે તો એમ જાણે છે ભગવાન તે ભગવાન એને વિશે ભાગ ત્યાગ કર્યાનો માર્ગ નથી એ ભગવાન તો અનંત બ્રહ્માંડ ના આત્મા છે સિદ્ધ મહારાજ બોલે છો છે ઊંચી સ્થિતિ આઈના ને ખબર જ ન પડે અને જેને ભગવાન ના સ્વરૂપ માં કોઈ નું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિ વાળો જાણવો ઉત્થાન આવ્યું ને ત્યાં કોઈ સંકલ્પ ને અવકાશ જ નથી સંકલ્પ ની પૂર્વ ભૂમિકા એ ઉત્થાન એ ઉત્થાન નો અવકાશ નથી ભગવાન મૂર્તિ અને જેને એવી એકમતી હોય તેને સ્થિત પ્રજ્ઞ જાણવો અને જે પુરુષ ને ભગવાન ને વિશે એવી દ્રઢમતી છે તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે એનું પાપ અડુતું નમે કર્મ લીધે આવે છે ને તમામ કર્માણી લીંબંતી ભગવાને ભગવદ ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે જે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા અહમ ત્વા સર્વ પાપે ભ્યો મોક્ષયિષ્યામિ મા શુત શું એનો અર્થ બીજી જગ્યાએ આપ્યું છે એમાં એક ઠેકાણે અર્થ આપ્યો છે કે તારા મનના માનેલા બધા ધર્મ એનો ત્યાગ કરી અને તું મારા એક શરણ ને પામ તો હું તારા સર્વ પાપ ને નાશ કરીશ તું શોક નથી સર્વ પાપ તો ના સ્વરૂપ ને ઓળખાઈ ગયું સંકલ્પ સોનું એટલે સોનું એમાં ઝવેરીઓ બધા નક્કી કરી લે સોનું છે આવે કાપી છે ભગવાન બાબત એવી છે ગમે તેવા પરખે કોક વાતો કરે અને શાસ્ત્ર ના તરે તરે ના શબ્દ સાંભળે એમાંથી ખવાય માં થાય એ આ સર્વધર્માન છે સર્વધર્માન પરિચય છે ધર્મ એટલે આ પાળવાના ધર્મો નથી માણસે કલ્પેલા ધર્મ હવે આટલા બધા માણસ બેઠા છે મને માન્યા ધર્મ કઈ વાત બતાવે કોઈ શાસ્ત્ર બતાવેલો ધર્મ તો અભ્યાસ જ થયો નથી એવા સંત હોય એનો જોગ કર્યો એટલે ધર્મ સંબંધી વાત કાયમ સંદિગ્ધ માંગ રહે અર્જુન ને કહ્યું લડાઈ કરી તો પેલા રેડું સાથી નહીં કરું એને સેના હમું જોયું તો ગુરુઓ ગોત્રો બધા વડીલો હતા પછી સર્વ ધર્માન ધર્મ ને મૂકી દે સારા ધાર્યા ધર્મ ને છોડી દે મારે શરણે આવે શરણે એટલે શું હું કહું મહારાજે બતાવ્યું છે ને સુધાકાદર ને મહારાજ છોડો આમ કરી સુરાકાદર આ શું કહેવાય મહારાજ કે છે કે શું કહેવાય કઈ મહારાજ ને બીજું ત્યાં ન બોલ્યા મહારાજ તમે કોઈ તમે કોઈ તો ગમે તાને તલવાર છે અમારે ઘણું માથો પકાવી દે વાર બોલાવે તલવાર તલવાર તલવાર તલવાર લીધી મહારાજ સુરા સાધુરા નું શું ના પણ નામ તો બોલો તમે દાદા કપડું દઈ લૂંગું મહારાજ તલવાર ને લૂગડું કહ્યું ઉપડા ને તલવાર કહી એ માં અમારે એમાં ટાપણ કરવા જવું તલવાર નું તલવાર એવું નામ લુગડા નું લુગડું એવું નામ ઈ કોક દાડે તમે પાડ્યા છે હવે તમારા ઘરની ચીજો માટે જે જે ચીજ હોય એ તમારી કહેવાય તમારા નામ પાડેલા અમારે ટાપણું શું ભણવું આજે તમારે ફેરવું છે ફેરવો ભગવાન ને માર્ગે આપણે જયા મન કોઈ નિશ્ચય નો મહારાજે તો શાસ્ત્ર માત્ર ના સાર કાઢી ભવન કરી ના સુંદર આપડે બધા એવા થયા અરે ઓલા સિદ્ધાંત ને વળગો ને એ તમારા જગ્યા નથી તમારી સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ સ્વા સર્વ પાપે મોક્ષ ઈચ્છામિ મા સુત શું કામ ખબર છે પાછળ અને બધા પાપ થકી મુકાવે શા માટે એટલું ઓલામાં તો પેલું કઈ દીધું એક મારે શરણ ના કમાવે હું તને કહું છું એ નિશ્ચય વાત છે છતાં તને કઈક ખાતું પાપ લાગે ચાલી અને હું મુકાડું નિષ્ઠામાં ઉમેરો નિષ્ઠામાં ઉમેરો વાડી અને ત્યાં વાડો કરીને રહે એનું પછી મહારાજ પ્રવૃત્તિ જાય વળતા વળે ત્યારે લાખ રૂપિયા મળી જાય મારા આવશે એટલા માટે ખરાબ થાય ભગવાન ને કરે આપણે પેલા કોલ કરીએ જગત ના જેવી ગઈ ને ગીતાને આ ભગવાન જેમ નિશ્ચિત રહેતો છે ભાગવત વાંચ રામાયણ વાંચે રડે એવી રાહતો રડે એની ક્રિયાને તો ભૂલા પડી જાય માલિક અને આ સંસારમાં પણ એવી રીત છે જે થકી પોતાનો મોટો સ્વાર્થ કરતો હોય તેનો બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહીં જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારું પતિ નો દોષ ગ્રહણ કરતી નથી શાસ્ત્ર ની નીચે જ્યાં પતિવ્રતા ધર્મ આવે તથા બીજા પણ ગ્રહસ્થો હોય તે પોતાના ભાઈ ભત્રીજા દીકરા ઇત્યાદિ જે સંબંધી તેને વિશે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો ધ્વજ નું ગ્રહણ નથી કરતા તેમ ભગવાન થકી જેને મોટો સ્વાર્થ જાણ્યો હોય તે ભગવાન તો પાપ થકી અને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્ત ને અભય આપે છે એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાન નો અવગુણ આવે જ નહીં જેમ સુખજીએ રાસ પંચાધ્યાય નું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિત ને સંશય થયો રાજા પરીક્ષિત એની આપણી આપણે વાત કરવા તૈયાર થઈ જાય તો એને આપણે કોઈ ન થાય આટલી વાત સમજી લે ભગવાને પરસ્ત્રી નો સંગ કેમ કર્યો પણ સુખજીને લેશ માત્ર સંશય થયો નહીં અને જે ગોપીઓ સંગાથે ભગવાને વિહાર કર્યો તે ગોપીઓને પણ સંશય ન થયો એની હારે વિહાર ક્યારે ગોપીઓ જગતમાં જેમ હતી એને કૃષ્ણ નું જ્ઞાન હતું નિશ્ચય ન જાય આજે આપણે બધા એવા નિશ્ચય છે ને ત્યાં ભગત કેવો થઈ ખબર પડી જાય આવી આંકડી પરીક્ષા તો લેતા નથી ભગવાન અને જે ગોપીઓ સંગે ભગવાને વિહાર કર્યો તે ગોપીઓને પણ સંશય ના થયો જે ભગવાન હોય તો આમ કેમ કરે કોઈ રીતે સંશય થયો નહીં અને જયારે ભગવાન ખુબજા ને ઘેર ગયા અને ગુબિયાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેરા પેડી ગયા હતા તો પણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહીં અને જયારે ઉદ્ધવજી ને વ્રજમાં મોકલ્યા ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો ગોપીઓ બધી વાત કરે છે મેં મારી ખેડતી કરીને અહીંયા આ પ્રમાણે આમ આમ અને ઉદ્ધવજી ને સમજાતું આપણે આટલા બધા ભેળા રહી તમારું કોક નું ન કરું ખબર પડે આજે આજે કરી ત્યાં બધું વાંધો ધરાય ન આવે arın isteyse veya tatlıya oldu fayda bu edeler. Aras adımıyla tursun. Bu da koyun. અરે કથા વાર્તા તો આમાં અંગ મેળવવાના હોય તો કથા વાર્તા આપણે કેમ રહી છે તમે કેમ રહો કથા વાર્તા કરતા હશે ને બધા આજ મોટી નાખે થોડું પેલો છોકરા એક પછી એક ગોઠવી ગોઠવ્યા પરાણ સમજ સમાગમ છે વિશુદ્ધિ નો સમાગમ સમાગમ લાગે નામ સમાગમ પણ આવડાને માની લીધો અરે અરે કારણ ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો અને અમુક ગોપીઓનું મહાત્મા અતિશય સમજ્યા માટે જેને ભગવાન નો અચળ આશ્રય થયો હોય ને તે અતિશય શાસ્ત્ર વેતા હોય અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભ્રમે નહીં અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે મહાત્મા તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે પછી શાસ્ત્ર વેતા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાનને વિશે દ્રઢ મતિ હોય તે જ ભગવાનના ભક્તનું મહાત્મા જાણે અને જે ભગવાન ના જે દ્રઢ ભક્ત હોય તેનું જે મહાત્મા તે પણ ભગવાન નો ભક્ત હોય તે જ જાણે ભગવાન નો દ્રઢ ભક્ત હોય સમજી શકે કરવા દે ને એવું કહે છે પછી શાસ્ત્ર વેતા હોય અથવા ભોળો હોય વેતા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાન ને વિશે દ્રઢમતી હોય તે જ ભગવાન ના ભક્ત નું મહાત્મા જાણે અને દ્રઢમતી વાળા ભક્ત હોય તેને ઓળખે ઓળખે પણ ખરા અને તે વિના જે જગત ના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાન ને વિશે દ્રઢ મતી પણ કરી શકે નહીં અને જે દ્રઢ પોતે ભક્ત હોય દ્રઢ મત કરી શકે વાંડો જેમાં નથી ભક્ત કહેવામાં ભક્ત કોણ નથી બોલો આ તો પેલો ચાંદલો કર્યો એટલે ભગત થઈ ગયા અને હરિજન નું મહાત્મા પણ જાણે નહીં માટે ભગવાન નો ભક્ત હોય તે જ ભગવાન ના ભક્ત ને ઓળખે અને મહાત્મા પણ તે જ જાણે જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય મહાત્મા જાણ્યું તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું મહાત્મા જાણ્યું અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞ ના ક્ષેત્રજ્ઞ છે તમને બતાવી આપણી ભેળા રહેતા હોય ત્યાં થોડી તમે વાંચો ને વાંચો કરો વાંચો કરો બધા રાજી થાય હોય તેમ થાય કે ભગવાન ના ભક્ત છે તો ભગવાન મારી ઉપર રાજી થાય એ રાજી બરાબર જાણી લીધો ને કઈ રીતે એ પાંચસો કહે તો આપણે આનંદ આવી જાય ધનુભાઈ આપણા તો ધનુભાઈ કાકા આપણા ઉભા થઈ જાય ખરેખર આવો એમાં ઓલો સંબંધ પાછો જેને આપણે ભૂલી જાય ભગવાન નો સંબંધ કેમ રાખવો અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞ ના ક્ષેત્રજ્ઞ છે તો પણ નિર્વિકાર છે અને માયા આદિ જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાન ને અટતો નથી નબળામાં નબળા ભાવ હોય એમાં પણ ભગવાન બેઠા છે ભક્તના અંતરિયામી છે એમ નથી લખ્યું સર્વ ક્ષેત્ર અને એ સર્વ ક્ષેત્ર ભાવો પાછા ભગવાન ને કદે એટલા નિર્લેપ આપણે જો ભેળા બેસીએ તો નિર્લેપ ન રહ્યું ભેદભાઈ નો થાય એને ભેદ ન થાય આ લેપ લાગ્યો લેપ લાગ્યો પછી ભૂલ હોય તો આપણને ન દેખાય આપણી ભૂલ હોય એને દેખાય અને જે આત્મનિષ્ઠ પુરુષ હોય પુરુષ છે તેને પણ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ના વિકાર અડતા નથી તો પુરુષોત્તમ ભગવાન ને ન અડે એમાં શું કહ્યું અને ભગવાન તો આત્મનિર્ભર મારા જે કામ અને ભગવાન તો નિર્વિકારી અને નિર્લેપ જ છે એવી રીતે જે ભગવાન ના સ્વરૂપ ને સમજે તે ભગવાન નો ભક્ત સ્થિત પ્રજ્ઞ જાણવો જેમ પોતાના આત્મા ને વિશે જેને સ્થિતિ હોય તે પણ સ્થિત પ્રજ્ઞા કહેવાય છે એમ જેને ભગવાન ના સ્વરૂપ ને વિશે કોઈ જાત નો ઘાટ ન હોય અને જેમ ભગવાન નું સ્વરૂપ જેમ ભગવાન નું પણ હોય ને તેનું ગાન કરે તેમજ અસમર્થ પણ હોય તેનું પણ ગાન કરે અને ભગવાન નો એવી રીતે ભગવાન ના સ્વરૂપ ને સમજે તે ભગવાન નો ભક્ત સ્થિતપદ ન જાણવો જેમ પોતાના આત્માને વિશે જેને સ્થિતિ હોય તે પણ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે તેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાન નું સમર્થ પણ હોય તેનું ગાન કરે તેમજ અસમર્થ પણ હોય તેનું પણ ગાન કરે અસમર્થ હોય છે ભગવાન માં અસમર્થ પણ હોય ક્યાં બહુ હોય શિશુપાલ ની ની આગળ વાત એટલે એ ત્યાંનું સ્વરૂપ અને એક માનવા તો અલગ પ્રયોગ વાત જ્યાં સુધી આપણે આને મનુષ્ય રૂપ માનીએ છીએ ત્યાં સુધી ભગવાન ને ઓળખતા એ સંદાસ જતા હોય બધી ક્રિયા અહીંનું કરતા હોય અને જેમ ભગવાન નું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે તેમજ અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે પણ ભગવાન ના ચરિત્ર ને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહીં એવો જે ભગવાન નો ભક્ત હોય તેને પુરુષોત્તમ ના સ્વરૂપ ને વિશે સ્થિત પ્રજ્ઞા જાણવો અને જેને એવી પુરુષોત્તમ ના સ્વરૂપ ને વિશે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કઈ સમજવાનું રહ્યું નથી ઇતિ વચનામૃતમ એવી રીતે મધ્ય પ્રકરણ નું સત્તરમું વચનામૃતમ થયું